દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન નામ સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો હે દાદા ભગવાન ના સિમ जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिम दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो हे दादा भगवान नासिम जय जयकार हो दादा भगवान नासिम जय जयकार हो दादा भगवान नासिम जय जयकार हो दादा भगवान नासिम जय जयकार हो दादा भगवान नासिम जय जयकार हो दादा भगवान नासिम जय जयकार हो दादा भगवान नासिम जय जयकार हो दादा भगवान नासिम जय जयकार જયકાર હો હે દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો મારા દોષે હું બંધાયો મારા દોષે હું બંધાયો કર્મ રસાંધે જીવ આવરાયો કર્મ રસાંધે જીવ આવરાયો મારા દોષે હું બંધાયો મારા દોષે હું બંધાયો કર્મ રસાંધે જીવ આવરાયો કર્મ રસાંધે જીવ આવરાયો બીજું બીજું કોઈ દોષિત લાગે છે બીજું કોઈ દોષિત લાગે છે બીજું કોઈ દોષિત લાગે છે બીજું કોઈ દોષિત લાગે છે ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભારો પાંચાજ્ઞાને સંભારો જ્ઞાને સંભારો ભેળી જમાતું અવળી હવળી ભેળી જમાતું અવળી હવળી ऊधारस्ता बतलावे ऊधारस्ता बला वे जामो मनवन्तोळे जडे संभारो मनवन्तोडे त्या સંભારો ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભારો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ના બેન તારો અનુભવ ત્યાં ગયો કે શું કહ્યું દાદા આ પદની હું શક્તિ માંગુ છું દાદા આજે કે આ પદ મારામાં ફિટ થઈ જાય ના પણ તને કંઈક લાગ્યું કે અહીંયા અનુભવ આ પદ મારે યાદ રાખવા જેવું બહુ બહુ છે તો તને જોઈને બોલું છું કે પછી મોડેથી બોલું છું જોઈને દાદા તો હવે મોડેથી સાહેબ કરી નાખ ક્યારે થશે કે કરી લઈશ દાદા ક્યારે પણ કાલે શરૂ કરી દઈશ થઈ વાંધો નહીં ફરીથી બોલવું જોઈશે પણ હા તારે હા દાદા કોણ આવ્યું અમદાવાદથી અચ્છા હા હા પધારો પધારો બેસો તો આપણે સત્સંગ લઈએ દાદાજી મને બહુ શક્તિ આપો દાદા પ્લીઝ આજે બહુ માંગણી કરું છું ના અમે સમજીએ છીએ સમજીએ છીએ જરૂર તમે શક્તિ એ પૂદગલ નથી અને પૂતગલ છે પણ પણ પૂતગલ નથી કેવી રીતે અને પૂતગલ કેવી રીતે છે તે બે સમજવાની જરૂર છે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ પૂતગલ પૂતગલની શક્તિથી છે અને એ વિનાશી છે અને બેસી જા ત્યાં અને અવસ્થાંતર થયા જ કરે છે પરિવર્તન થયા જ કરે છે શક્તિનું શું એનો અંત આવતો નથી અંત આવે તો પૂતગલનો અંત આવે આ વાત છે એટલે વ્યવહાર દ્રષ્ટિથી એ પૌદ્ગલિક શક્તિ છે એટલે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ પૌદ્ગલિક શક્તિ છે શું કહ્યું એનું આપદ છે એના રક્ષણ માટે આપદ છે આપત એના રક્ષણ માટે છે કવિરાજને પોતાને અંદરથી સ્વાદ આવ્યો ત્યારે એનાથી લખાઈ ગયું જોકે સત્સંગમાં આવ્યું છે જ બધું આખું આવી ગયું છે એમાં વાત આમ છે હવે મૂળ શક્તિ શું છે એ અખૂટ છે એમાં કંઈ વધ ઘટ થતી નથી આના જ કારણે આપણા સનાતન ધર્મનો એક પ્રખ્યાત શ્લોક થયો કે પેલું આખામાં સંપૂર્ણમાં સમ ગમે તેટલું ઉમેરો થાય તો એ સંપૂર્ણ સંપૂર્ણ જ રહ્યા કરે છે સંપૂર્ણમાંથી ગમે તેટલું બાદ થાય તો એ સંપૂર્ણ સંપૂર્ણ જ રહ્યા કરે છે આવો એક જાતનો શ્લોક છે હવે સંસ્કૃત ના આવડે આપણને જે આવડે તે બોલે તો સારું સમજાયું એ નિશ્ચયને લાગુ પડે છે નિશ્ચય એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આપણે જે જીવીએ છીએ તે શું કહ્યું બોલો નિશ્ચય એટલે આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી જીવીએ છીએ એ પોઈન્ટ છે એટલે શક્તિ આમ જ છે અને શક્તિ કોઈ દિવસે શક્તિ પ્રમાણે ના રહેવું બન્યું નથી આજ સુધી દુનિયા બન્યું હોત તો આજે દુનિયા જ ના હોત આજે આપણી એટલે કાયમની રહ્યા કરે છે પણ ઓળખવાની કઈ શક્તિ ને છે તો કે પૂદગલ શક્તિને શું કહ્યું સાહેબ પૂદગલ શક્તિને શક્તિ ને ઓળખવાની છે કઈ પૂતગલની શક્તિ તો કે આપણને વળગેલી છે એવી એ હવે આપણે વિચાર કરવો જોઈએ કે એ આપણને વળગેલી છે કે આપણે એને વળગેલા છીએ કે વળગેલી છીએ બે રીતે વળગેલા હોય વળગેલા તરીકે વિચારવું છે વળગેલી હોય એ વળગેલી તરીકે વિચારવું છે સીધી વાત છે ભાઈ છતાંય બે એકના એક છે પાછા હા બે એકના છે અમારા અનુભવી સાહેબ કહે છે ને મારો અનુભવ થાય છે કે છે હે એટલે શક્તિ તો બહુ મજાની વસ્તુ છે એટલે શક્તિ માગી વાત સાચી એ પૂતગલે માગવી જ પડે છૂટકો નથી જ્યાં પોતાને ક્ષતિ લાગે છે ઉણપ લાગે છે ત્યાં આગળ પૂતગલે માગવી પડશે પણ ક્યાં માગશે જે માગનારા શેરી પર માગવા જાય તો નફો થાય કે ખોટ થાય એ તકલીફ થાય એટલે આપણને લાગે કે માગનારા નથી છતાં એમનો વ્યવહાર આવો દેખાય છે આવો બધો પણ એ માગનારા નથી સમજાય ત્યારની વાત છે એ તો એ વાતની ત્યારની છે અને સમજાય તો હવે આપણા મહાત્માઓને જેટલે અંશે જેને જેટલું જે માગવા નથી માગવા પણ નથી રહ્યું એટલે અંશે બરાબર છે પણ વ્યવહાર છે ત્યાં સુધી બધાને રહેવા તો ખરું પણ કઈ પ્રકારનું છે એના પર આધાર રાખે છે શું કહ્યું હં એ માગણ પ્રકારનું છે કે સંભાવ નિકાલ પ્રકારનું એ રીતે સમજવું પડશે છતાંય આજનો સમય એટલો બધો વસમો છે વિચિત્ર છે કે આપણે આ પ્રકારની ઝીણી ભેદરેખા સમજી નહીં શકીએ એ બાઉન્ડ્રી ડિવિઝનની બહુ જ ઝીણી છે બહુ જ ઝીણી છે અને એટલા માટે ત્યાં આગળ એ ઝીણી સમજવા માટે આપણામાં જેટલી જેટલી જેમની જેમની લઘુતા આપણામાં અહીંયા આવો સાહેબ અહીંયા અહીંયા અહીંયા જગ્યા છે તમારા માટે લઘુતા જેટલી જેટલી આપણામાં વર્તાતી જતી જાય શું કહ્યું બોલો લઘુતા જેટલી જેટલી આપણામાં વર્તાતી જીવાતી જતી જાય જીવાતી જતી જાય એટલે તે અંશે એટલે તે અંશે એ બધી ઝીણી ભેદરેખા એ બધી ઝીણી આપણા સમજમાં આવશે અને એટલા માટે આપણે મહાત્માને મહાત્મા તરસે એની કિંમત અને એનું મૂલ્યાંકન કરી શકીશું મૂલ્યાંકન કરવા જેવી ચીજ નથી પણ મૂલ્યાંકન ઓટોમેટિક થઈ જાય આ બહુ સમજવા જેવી વાત છે આજે તમને ઝીણી વાત કહીએ છીએ આપણે પાંચ આજ્ઞાના ધર્મના જીવન માટેની પાંચ આજ્ઞાના ધર્મના જીવન માટેની બહુ ઝીણી વાત કહીએ છીએ કારણ કે આપણે આદતથી મજબૂર તો નથી રહ્યા મહાત્માઓ નહીં તો મહાત્મા કહેવાય જ નહીં પણ પડી ગયેલી આદત એના માટે વ્યવહારમાં કહેવાય છે કે પટોર પટોરે પડી ભાત શું કહે છે પટોરે પડી ભાત ફાટે ફીટે નહીં પણ શું કે ફાટે પણ ફીટે નહીં એટલે પાટણના પટોરાને ના બધા એ બધા પ્રખ્યાત છે એવા ફર્સ્ટ ક્લાસ બને છે આજે તો ઇન્ટરનેશનલ ફેમસ ત્યાં છે <laughs> ફાટી જાય પણ ફીટી ના જાય ભાત એવી સરસ છે બોલો અને સ્પેશિયલ કારીગરે બનાવેલી છે આખી અદ્ભુત છે એ એવું પ્રકૃતિ છે અને આપણે એમાંથી બહુ ફરી ફરી એને બધા અનુભવ લઈને આવ્યા છીએ ચાખવાનું હતો બધો ચટણીઓ બટણીઓ ભજીયા બધું વડા બધું એ લઈને આવ્યા છીએ તો શરીરમાં થોડું તો રહેવાનું જ છે તો કોઈનું જાય નહીં એ દાદા કહે છે અમને રહ્યું તો કોનું જ શકે છે અમને રહ્યું તો એટલે અમે એને પણ એને બહુ બધા ટકા કમાણી આપી નથી અમે એક ટકાની જ કમાણી આપી હતી એટલે તમે ધંધો કરતા હતા કે છે કોન્ટ્રાક્ટનો અને તે નંગોડીઓ ચોરીનો બોલો પણ ચોરી નહીં કરવાની એ શરતથી બોલો હા હા અને અમને બધાને અમારા મહેન્દ્રભાઈને શીખવાડ્યું અમને બધા એના ધંધો કરાવડાયો આવી રીતે એટલે એમ કે પટેલ એન્ડ કંપની ચાલી ત્યાર પહેલાં A M Patel and company હતી પછી અમારા એમ કે પટેલ મહેન્દ્રભાઈ પર દાદા બહુ રાજ ખુશ થઈ ગયા એટલે એમ કે પટેલ એન્ડ કંપની બનાવી દીધી એની એ જ કંપની ખાલી નામ બદલ્યું બીજું કશું નહીં સમજાયું ને દાદાજી મને એક સવાલ છે બોલો કે સંજોગોની સામે શક્તિ ખૂટતી લાગે એ ખરેખર ખૂટતી હોય છે કે શક્તિ હોય છે પણ વપરાતી નથી એવું છે કે આપણે જેટલા નબળા પડેલા હતા આ ટેઓના સ્વભાવને લીધે શું કહ્યું ટેઓના સ્વભાવને લીધે જે નબળા પડેલા આપણી પ્રકૃતિના ગુણોની ચિકાસને લીધે પ્રકૃતિના ગુણોની ચિકાસને લીધે આપણી બોલવાનું આપણી આપણી બોલીએ એટલે આપણી જ આપણીમાં એક કરતાં બે ના હોય કોઈ બીજું બધું ના હોય પણ વ્યવહારમાં આપણે આપણે બોલીએ છીએ એટલે બધાને અંદર લઈ લઈએ છીએ આપણે તમે જોજો અને તે પણ બીજાને અનુલક્ષીને આપણે આપણી બોલીએ છીએ આપણે બાદ રહીએ છીએ હંમેશા આખો વ્યવહાર કળિયુગનો આવો છે જોજો તમે દરેક વાતમાં સત્સંગ શું કે સત્સંગની બહાર શું કે ગમે તેવો વ્યવહાર હોય બધામાં આ પ્રમાણ તમે જોઈ લેશો ને તો આપણને આપણા સંબંધીની સમજ આપણે સરખી પડતી જતી જશે ત્યાં સુધી નહીં પડે બહાર જ ફર્યા કર્યા છીએ આપણે બહાર ને બહાર જ સમજે અને જાણે બીજા આપણે આપણે સુધરીએ છીએ બીજાને સુધારીને એવું જ સમજ્યા કરે છે દાદા એ તો એના માટે અને વ્યવહારમાં પણ સંત પુરુષો જે હૃદયવાળા છે બધા આ જ સંદેશો આપે છે અને એટલે કે મુમુક્ષુ જેવા હોય તીવ્ર મુમુક્ષતા હોય ઘટે એમાં ત્યારે એ આ એક જ સંદેશો આપે છે કે કોઈ કોઈને કિંચિત માત્ર અહીંયા છે ને બરાબર બે જાઓ બે જાઓ જય શ્રી કોઈ કોઈને કિંચિત માત્ર એક પરમાણુ જેટલું પણ સુધાર કરી શકતો નથી કે કરી શકતી નથી કોઈ કોઈને હમ સમજાયું ને અને આપણે શકતો નથી કહીએ એટલે બહેનોએ સમજી જવાનું કે આપણા માટે જ છે એ તો કારણ કે ભલે બહેનો શરીરથી થઈ પણ જીવવા જીવતી જીવવાએ કરીને તો પુરુષો છે ને બધા કે નથી એટલે તમે કહો છો હા આ વાત છે આ વાત આપણે અનુભવવાની છે હમ પૂતગલનો આકારમાં કશું ફેર નહીં પડે કોઈ ફેરી કરી શકે નહીં એમાં તો સ્વભાવ બદલાવામાં શું કરી શકવાના હતા સીધી વાત છે અને વ્યવસ્થિત શક્તિની આજ્ઞા છે આપણી અદ્ભુત એ આપણને આપણા જ વ્યવહારોમાં પરંતુ જ્યારે કર્મના ઉદયો હોય છે ને એ કર્મના ઉદયોમાં આપણને ઉદયોના બળ એવું હોય છે એ બળમાં આપણને આમ આમ આમ કરી નાખે છે આગા પાછા કરી નાખે છે સ્થિર જોવા નથી દેતા જ્યારે વખત અસ્થિર વખત જોવાનો અને ત્યાં આગળ પુરુષ પરાક્રમ છે શું કહ્યું આજ્ઞાધર્મનું પરાક્રમ છે સાહેબ નહીં સમજાયું કેવું આમ થાય છે આ ફાઇલને થાય છે એવું થાય તો એ પરાક્રમ કહેવાશે શું કહ્યું જે થઈ શકે ને એવા સંજોગોની વાત કરું છું એવા સંજોગો તો આવે જ નહીં ને આપતા પુત્રોને કઈથી આવવાના હતા <laughs> બોલ ભલાને કોઈને છોડે નહીં આવતો અને વીર પણ ત્યાં કહ્યું છે શું કહ્યું વીરપણું ભગવાન આવી રીતે હતા માહિર ભગવાન હતા બધા આપણે બધાને પોતપોતાના પ્રમાણથી દરેકને આવે બધાને એક સરખા ના આવે જેવું પૂતગલ એવું પ્રમાણ શું કહ્યું સીધી વાત છે પ્રમાણ એક સરખું પ્રમાણ સ્વરૂપે ક્યારે હોય કે પૂતગલ આજે એક પૂતગલ સ્વરૂપ થઈ જાય તો શું કહ્યું બોલો પ્રમાણ સ્વરૂપ ક્યારે એવું આવે બધાને માટે એક સરખું લાગુ પડતું કે જ્યારે પોતાનું પૂતગલ એક પૂતગલ સ્વરૂપ થઈ જાય તો નહીં સમજ્યું સમજી ગઈ હા આ છેલ્લી વાત બધા પકડી રહે છે ના સમજાયું હા એ એક જ રીતે કરવાનું કે અરે રે સોનલ આટલું બધું બહાર નીકળી ગયેલી છું શું ત્યારે તારું પોતાના ઘરમાં બેસી જાય ને ખુરશી ઘડીએ ઘડીએ છૂટી જાય આપણને પૂછાય કે છે શું કહ્યું ખુરશી ઘડીએ ઘડીએ છૂટે પોસાય પણ ઘર કોને કહ્યું કે બલ બનાની ખુરશીઓ છોડાવી દેવી એ ઘરના વ્યવહારો એવા છે હે તારે ખરી આપણી પરાક્રમ અને પુરુષાર્થ ત્યાં ઘરમાં આવે છે બહાર નથી આવતો હવે આપતો જ અમારે તો આનું ઘર જ ના રહ્યું ના કે તમારું સંયમધામ છે ને જાઓ ને અમારા મહેશ કહે છે કે અમે એટલે તો હું વારંવાર સંયમધામ જઉં છું એવું મને કહે છે નહીં અને ત્યાં ગમે છે ખરું હમ એ બધાએ નક્કી કર્યું છે થોડું થોડું જે આવવું પેલું સાપનું જ્ઞાન રમત હોય ને આમ બધે સત્સંગમાં બધે ફરી અને પાછા જઈ આવવાનું એટલે પાછી શક્તિ આવી જાય કે છે શક્તિ માટે નોળિયો નોરવેલ ખોરે છે શું કહ્યું શક્તિ માટે નોળિયો નોરવેલ ખોરે તેમ આપણે દાદા આઘા પાછા થયા દાદાને ખોરવાનું <laughs> એટલે તપ જ છે <laughs> સમજી જા હા દાદા હે હા અમને આવડે નહીં બોલતા હે કયું ના એ પૂતગલ એટલે કે આપણી પોતાની સ્વશક્તિને ઉજમાર કરનારી એવી પૂતગલ શક્તિ મળે એટલે પોઝિટિવ પૂતગલ શક્તિ મળે શું કહ્યું પોઝિટિવ શક્તિ તો તો આંખો વારી છું અને જેમ ચશ્મા પહેર્યા પાછું આંખની ડૉક્ટરને ચશ્મા પહેર્યા હવે એને શું કહેવું પાઠક હે રિટાયર્ડ કે કઈ આગળ અમદાવાદમાં અચ્છા અચ્છા સિવિલમાં તો બહુ અનુભવ થાય બહુ જ સમજાયું તેને શક્તિ માટે શક્તિ તો બહુ મોટો શબ્દ છે શક્તિ શબ્દ ગુજરાતીમાં નિશ્ચયને લાગુ પડે છે શું કહ્યું શક્તિ શબ્દ ગુજરાતીમાં નિશ્ચયને લાગુ પડે છે એ નિશ્ચય એ શક્તિનો મૂળ સ્ત્રોત છે એનું ફાઉન્ટન હેડ છે આખું કયો નિશ્ચય કે અવિનાશી નિશ્ચય શું અવિનાશી નિશ્ચય એટલે અવિનાશી શક્તિ જે છે તે હોય અને એનું ફાઉન્ટન હેડ એનું જ્યાંથી તે આખું ઉદ્ભવે તેવી હોય તો જ પૂતગલમાં શક્તિ હોય નહીં તો પૂતગલમાં શક્તિ ના હોય અને પૂતગલમાં એવી તાકાત નથી કે જાતે એ અનંત શક્તિઓમાંથી પોતે શક્તિ લઈને પોતે શક્તિવંત થઈ શકે એવી તાકાત પૂતગલમાં નથી એટલા માટે કહ્યું કે વ્યવસ્થિત શક્તિની આપણી આજ્ઞા જે છે તે પોતાના એ નથી કરીને નથી એ આપણાએ કરીને છે શું કહ્યું કારણ કે આપણે વગર પૂછે ગાછે શક્તિ ઉછીને લઈ લીધી હતી શું કહ્યું વગર પૂછે કાશે શક્તિ ઉછીની લઈ લીધી હતી કોઈને શાસ્ત્ર બહુ વાલા લાગ્યા હોય તો એને શાસ્ત્રના જ્ઞાનથી લીધી હોય પંડિત હોય તો પંડિત અહીંથી હોય જેને જેવું જીવન જીવવું હોય એવી રીતે ઉછીનું ખેંચી લીધી હતી નહીં તો જીવાય કેવી રીતે નીતિન ખરું કે નહીં હા નહીં તો આ નીતિન હોત આવી આવી છે આપણી ભારતીભાઈ નીકળી ગઈ એ તમે વારાફરતી રાખો નહીં તું ત્યાં જાનું અહીં આવું નહીં તો હે કોને આ બરોબર છે ઓકે એમ કે અચ્છા અચ્છા પણ ઇલા ઇલાબેનને મરવા નથી આવ્યા મા જબરી છે એમની સિસ્ટર હા એ પણ ડેન્ટિસ્ટ છે પણ આજે છેક ચંડીગઢ ગઈ ભોપાલ ગયા ડીન તરીકે ડીન તરીકે ગયા મારી જોડે જે મહાત્મા હતા એમને જોયું એ બધું અમને હા દિન તરીકે અને એટલો લઘુભાવ આવ્યો છે નીતિનભાઈ દર્શન કરવા જેવા છે પણ અંદરથી કરી દેવાના બહાર તો બેન આ બરોબર છે આમ કહેવાનું સમજ શક્તિ શબ્દ બહુ મોટો છે શક્તિ એટલે દાદા શક્તિ છે જ પણ વપરાશમાં એના ઉપયોગમાં નથી લેવાતી એમાં શું છે શક્તિ શું કોને કહેવાય કે વાપરી વાપરી શકાતી નથી શું કહ્યું વાપરી વાપરી શકાતી એ જે ઉછીને લીધી છે એ વપરાયતી જતી જાય છે એને જોયા કરવી પડે આપણે શું કહ્યું કરતી છે એ આખી એ વ્યવસ્થિત શક્તિને આધીન વપરાતી શક્તિ છે શું કહ્યું હવે એવી શક્તિ હોય કે જે કોઈના હાથમાં ના કોઈ માણસના હાથમાં ના હોય એવી હોય સુપર શક્તિ જે જેને આપણને જ આપણી શક્તિને એને વપરાવા દે ત્યારે આપણે આપણી શક્તિ વપરાય પણ આપણને વપરાય છે આપણી શક્તિ વ્યવસ્થિત શક્તિને આધીન એ આપણને સ્વાદ આવવો જોઈશે નહીં આવવું જોઈએ ત્યારે આપણું શરીર એ સ્વાદ આપશે કે બીજું શરીર સ્વાદ આપશે કે ને સાચું કે ને પણ અહીંયા આગળ આપણી કસોટી થઈ જાય છે શું થાય છે હા કસોટી થાય છે અહીંયા આગળ અને કસોટીમાં પાસ થવાનું છે આપણે ટેસ્ટ એક્ઝામિનેશન છે એમ એ વખતે પાંચ આજ્ઞાની શક્તિ જે ખૂટે છે ને હું એની વાત કરું કામ લાગશે તમને પણ તે તાત્કાલિક એકદમ હાજર થઈ જવું જોઈએ એક બે લાઈન બોલે તો બહુ થઈ ગયું બરાબર પણ એમાં તો બધી લાઈનો જાત જાતની બધી એ પાંચ આજ્ઞાની શક્તિની વાત કરું કોઈ કે આ હોય કોઈ કે તે હોય બધું હે અને અવરું અવરું તો સમજણ પડે એવું નથી કોઈને જલ્દી <laughs> જમાતનું <laughs> અવરી અવરી જમાતું હે એ સમજણ નથી પડે એવી નહીં આ બહુ સમજવા જેવી વાત છે શક્તિ અમને વાત કરી પણ આ તો સહેજ સહેજ આપણે બધા મહાત્માઓ સમજે છે નથી સમજતા એવું નહીં દરેક સમજે છે પોતાની રીતે અંદર પણ અનુ અનુભવ જ્યારે દશા હોય છે ત્યારે એના વિશ્લેષણો જેવા જેવા પ્રકારે જેવા પ્રશ્નો નીકળે પ્રમાણે ચાલ્યા કરે એ તો એ તો એનો ઘણો પ્રકાર છે એનો તો છેડો જ નથી એવું છે અનુભવની વિશાળતા એવી છે શું કહ્યું હા હા બેસો હા વડીલને તો ખસ ફાવશે તને આની પર બેસી જાય કહું છું કર ને મારી વાત સાંભળ ને હવે ના ના એમ ના ના તમારે પહેલા દાદાજી હા કોણ છે હું હજુ હિના જ પૂછું છું બોલ બોલો જ્યારે પાંચ આજ્ઞાની શક્તિ ખૂટતી લાગે અને ત્યારે સંજોગોમાંથી નીકળી શકાય એમ છે એવું પણ લાગે પાંચ આજ્ઞા એ શક્તિનો સ્ત્રોત છે આખો અને પરમાત્મા પુરુષ એવા જ્ઞાની પુરુષ કહેવાય પરમ પુરુષ કહેવાય પુરુષોત્તમ કહેવાય એમનો શક્તિનો ધ્રોત છે એ આમ તો પૌદગલિક વાક્યો દેખાય છે શબ્દોના પણ એકચ્યુઅલી એમનું અંદર આખું શક્તિ ભરાઈ પડેલી છે અને એટલા માટે કહ્યું પછી કે પાંચ આજ્ઞા કોના માટે કે જેને દ્રષ્ટિ પ્રાપ્ત છે એના માટે છે અને જો બીજા એનો ઉપયોગ કરવા જશે જીવનમાં કે દાદાએ આટલું બધું કહ્યું છે ચલો આપણે આપણા જીવનમાં પણ ઉપયોગ કરીએ આપણે એને આપણને જ્ઞાન લાદે એવી રીતે જ્ઞાન લાદવા લાદવા માટે જવા જાય પોતે પોતાનું પાંચ આજ્ઞાનો ઉપયોગ કરીને બુદ્ધિએ કરીને કારણ કે એની પણ બીજું સાધન નથી દ્રષ્ટિ છે નહીં એટલે એની જે પૌદ્ગલિક દ્રષ્ટિ છે એ બધી બૌદ્ધિક દ્રષ્ટિ છે પૌદ્ગલિક માનસિક દ્રષ્ટિ છે સમજાયું કે નહીં ચિત્ત સ્વરૂપ એનું સ્થિતિ છે એની શું છે ચિત્ત એની સ્થિતિ છે સમજાયું અને એને જ આ બધું ચલાવવા માટે એનું પોતે પાછો છે અંદર હે મૂવો છે તો પણ છે જ જીવતા જેવું કામ કરે છે આ તકલીફ છે મૂવો છે એવું સમજણ પડે તો બહુ થઈ ગયું આપણો જ અહંકાર શરીરને વર્ગેલો અમુક અહંકારમાં વળગવાની શક્તિ નથી કોઈને કોઈ કોઈ જાતના અહંકાર ને કોઈ રીતે સમજણ પડે છે આપણે વર્ગી પડેલા એ આપણો આપણે આપણે વર્ગી પડે અહંકાર આપણને આવે ચલાવે છે નચાવે છે અને એવો ઠાવકો થઈને બેહી રહે છે કે કલ્પના ના આવે કોઈ બધાને ઠાવકો થઈને હરી કરી રાખે જેટલી બસ અને પછી કશું થયું જ નથી જાણે કે હરી કરે અને કોઈ વધારે સ્ટ્રોંગ હોય અરે હું જો હું શું કોણ કોણ શું કરી નાખવાનું કામ આવું કરી દે જાત જાતનું છે દરેક પૂતગલ કોને કોનામાં કેવી રીતે શક્તિ પુરાઈ રહ્યું છે ઉધાર નહીં હા એના પર આધાર છે અને રોકડી સમજીને વાપર્યા વપરાય તે એને વાપર નથી કહેવાતો તો દાદા એને રોકડી કરનાર કળા આવડી ગઈ રોકડી કરવાની એને વાપર કહેવાય છે પણ એના શબ્દ વાપર શબ્દ વપરાતો નથી એના માટે ઉપયોગ શબ્દ વપરાય છે એ કળા આવડવી જોઈશે એ કળા આજ્ઞાધર્મથી જ આવશે નહીં તો બીજો રસ્તો બીજો છે જ નહીં હા જેની પાસે જ્ઞાન નથી દ્રષ્ટિ નથી એને સત્સાધનો મારફતે આવશે પણ એ સત્સાધનો એને પ્રત્યક્ષ આ પુરુષના છે એ રીતે લે તે રીતે એને જરૂર લાભ થશે કારણ કે એ સત્પુરુષના સત્સાધનો છે અને સત્પુરુષો દાદાએ એટલા બધા મૂકીને ગયા છે ઓહો આખું મોટી સેના જ મૂકાઈ ગઈ છે હવે સત્પુરુષો સત જેને પ્રાપ્ત છે બધા સત્પુરુષ હમ દરેકની ભૂમિકાઓ હોય એ વસ્તુ જુદી રહી પણ દરેકને કંઈકનો કંઈક અનુભવ તો છે જ રેખા નથી તને અનુભવ થોડો ઘણો મહેન્દ્રભાઈ જોડે રહેવાનો અનુભવ છે કે નહીં કે હવે થોડો થોડો થતો જાય છે હા હવે થતો જાય નહીં અને જ્યારે અનુભવ થાય તો આનંદ આવે છે નહીં તને નથી આવડતો હા દાદા બહુ જ આવે છે પછી ખરું કે નહીં અનુભવ થાય છે આપણને આપણે જ આપણી જોડે જેની જોડે જીવન વિતાવીએ છીએ અને આખું ગયું છે જીવન એની જોડે રહીએ છીએ તેમ તેમ આપણે એકબીજાને અરસપરસ સમજતા થતા જઈએ કેટલી મોટી વાત કહેવાય કેટલી મોટી વાત કહેવાય હમ માહિર ભગવાન હતા હંમેશા માને એનું ફરજંદ વહેલું જ હોય એ તો એક આ કુદરતનો બહુ મોટો નાતો છે જબરજસ્ત એના પર તો આ પ્રેમ શબ્દ આવ્યો છે શું કહ્યું માતૃ પ્રેમ ઉપરથી એને વાત્સલ્ય શબ્દમાં લેવું એવું આપણા આપણી સંસ્કારી ભાષામાં સંસ્કારી ભાષામાં સમજાયું પ્રેમ શબ્દ છેલ્લામાં છેલ્લો છે પરંતુ એને સંસ્કાર ભાષામાં લેવું હોય તો વાત્સલ્ય શબ્દ આવે છે અને એટલા માટે દાદા ભગવાને વાત્સલ્ય મૂર્તિ આપણે કહીએ છીએ એટલે વાત્સલ્યની મૂર્તિ એ શુદ્ધ પ્રેમની મૂર્તિ હોય બીજી તો કોઈ હોતી હોઈ શકે અરે આવો આવો વાત્સલ્ય માર્ગ સમજાયું કે નહીં એટલે જ્ઞાન કોણ એનાથી સંસ્કારી થઈએ આપણે આપણી અંદર જ છે બધું આ આજ્ઞામાં બધું ભરે પડેલું છે આખા ને દાદા સંપૂર્ણપણે સર્વાંગપણે અંદર છે પ્રત્યક્ષ તમે તમારી રીતે રાખી શકો છો વાતો કરી શકો બધું કરો છો તમારો દેહ છે છતાં પણ ફાઇલ છે છતાં પણ એટલે ફાઇલને એની સમક્ષ કરી દો છો તમે એટલે જેમ જેમ ફાઇલને દાદા ભગવાન સમજાતા જાય તેમ તેમ એ ફાઇલ દાદાને સન્મુખ થતી જતી જાય શું કહ્યું અને જેટલી જેટલી સન્મુખ થઈ એટલી એટલી એનું અનુપ્રમાણ થયું અનુભવ પ્રમાણ થયું કિરીટભાઈ સમજ્યા સન્મુખતા સ્વરૂપ સન્મુખતા શું કહ્યું એ જ દાદા ભગવાન સન્મુક્તતા છે અને દાદા ભગવાન સન્મુક્તતા એ જ સ્વરૂપ સન્મુક્તતા છીએ સન્મુક્ત શરીર સન્મુક્તતા કેવી રીતે તો કે આપણે આજ્ઞાધર્મીએ જીવવા પડે કેવી રીતે અને આજ્ઞા આજ્ઞાધર્મી કોણ જીવશે તો કે આપણે વચ વચગારાની આપણી દશા મહાત્માની કઈ દશા તો કે અંતર આત્મદશા હવે શાસ્ત્રમાં તે શબ્દ છે જ અરવિંદ પરંતુ સમજાયો કોઈને કેટલા નિશ્ચય શાસ્ત્રો આવ્યા નિશ્ચય શાસ્ત્રો બારસો વર્ષ પહેલાં ચૌદસો તેરસો ચૌદસો વર્ષ પહેલાં કેવા પ્રખર આચાર્યો થઈ ગયા પરમાત્મા પ્રકાશને આ ને તેને કયા ક્યાં થયા છે સમજાયું બહુ સમજવા જેવું છે અને દાદાએ કેટલી સાદી ભાષામાં આ ફાઇલ શબ્દ મુક્તાની સાથે જ આ કર્મની અઘરી ભાષા આખી એમાંથી નીકળી ગયા બધા નહીં એમાં તો માથા પોટ દહીં પોટ બહુ કરી છે ભેજા પોટ પાર વગરની જૈન શાસ્ત્રોમાં ક્યાં ઓછી કરી છે એ કર્મને સમજવા માટે એ આત્માને સમજવા માટે પરંતુ આખા શાસ્ત્રોમાં બધા જૈન શું વેદાંત શું કે સાંખ્ય શું કે બધા બ્રહ્મશાસ્ત્ર ગમે તે કોતે હમ એ બધામાં આત્મા આત્મા શબ્દ જરૂર આવે છે બ્રહ્મ શબ્દ જરૂર આવે છે પરંતુ એ બધો કયો આત્મા એનો ફોડ કોઈ મને નહીં તમને એક જ આત્માને કયા કયા સ્વરૂપે મૂક્યો છે એટલે અવસ્થા આત્મા નહીં આત્મા સ્વરૂપે મૂક્યો છે આત્મા બે બાજુ છે પરંતુ મહાત્માઓને દ્રષ્ટિ છે ને ગમે તે વાંચશે ને એ વાંચતાની સાથે એને ફોડ પડી જશે અહીંયા વાત તો કહી છે ક્રમમાં બહુ સારી લાગે છે વાત પરંતુ આ વાત કરશે વ્યવહાર વ્યવહારમાંથી વાત કરતા લાગે છે એટલું તો છે જ એ દાદા ભગવાને ફોડો પાડ્યો આ વ્યવહાર આત્મા અને પ્રતિષ્ઠિત આત્મા શું કહ્યું વ્યવહાર દાદા ભગવાનની આગવી શું છે પ્રતિષ્ઠા શબ્દ છે અને એવું છે ને બધે જ છે પ્રતિષ્ઠા હોવી જ જોઈએ જો મૂળ છે તો પ્રતિષ્ઠા હોવશે જ નહીં તો જશે ક્યાં મૂળ છે તો એટલે આ મંદિરો દેરાસરો પૂજાના સ્થાનક સ્થાનો તીર્થના સ્થાનકો આ બધામાં પ્રતિમાઓમાં પ્રતિષ્ઠા થાય છે એ વાત બહુ મોટી છે એ સાયન્સ છે દાદા ભગવાને એટલા માટે કહ્યું કે આપણા મંદિરો એ તો બહુ મોટું સાયન્સ છે અને હકીકતમાં તો આખી દુનિયાના બધા જે જે પ્રકારના જે જે એ લોકોની ભજના આરાધનાઓ હોય એ પ્રકારની એમની પ્રતિક હોય એ બધા સાયન્સ છે આજે ઇસ્લામ ધર્મ છે એ માને કે મનુષ્ય દેહ રૂપે કોઈ ખુદા કે હોઈ શકે જ નહીં પણ ખુદાનો સંદેશો લાવનાર હોય એવું શરીર હોય તો એટલે એને પૈગમ્બર કહ્યું પૈગામ પૈગામ એવું જ ક્રિશ્ચિયાનિટીમાં કહ્યું એવું જ યહૂદી ધર્મમાં કહ્યું અને બીજા બધા ધર્મોમાં છે એક ભારતમાં જે એક છે કે મનુષ્ય દેહ સિવાય એ આ શક્ય નથી કે ખુદા પોતે હાજર થાય કે ગોડ પોતે હાજર થાય ગોડ ગોડ કેવી રીતે સમજે છે બહાર લોકો ફરિસ્તા સ્વરૂપે શું કહ્યું ફરિસ્તા સ્વરૂપે પ્રોફેટ તરીકે પ્રોફેસી હમ સમજાયું કે નહીં પ્રોફેસી એટલે મૂળ વચન જેમના મુખેથી નીકળે છે તે પ્રોફેસરોના મુખે કે નહીં હા પાછા બહુ સમજવા બહુ મજાનું છે આ તો આ આજ્ઞાઓ જેમ જેમ આપણને પોતાના જ શરીર જોડે જીવતા જીવતા આપણને જ્યારે આપણે પોતાનું જ ફાઇલ અંદર એ સંજોગમાં નીકળે છે ને તારે બધા સમજાય છે કસોટી અને પછી તારે એને કહીએ હા કનુભાઈ હવે ખરો તું જરા હરકો રહેજે બા તું એટલે આપણે એને કહીએ શકીએ આપણે જીવી પણ શકીએ બધું જ જોડે જોડે આવું એટલે દાદા ભગવાને કહ્યું કે અમે ભગવાન પાસે આદિનાથ પાસે આજ્ઞા લેવા ગયા કે આ માર્ક જ નથી કરવું શું કોઈને શું એટલે ચંદ્રકાંતભાઈને મળ્યા પછીની વાત છે આ એટલે એમને તો યોગાનુયોગ એ કુદરતી બન્યું આપણા માટે દરવાજા ખુલ્લા થયા એના પરથી કવિરાજનું પેલું પદ નીકળ્યું દસ લાખ વર્ષે એવું કહે છે મોટા બ્રહ્માંડના દરવાજા ખુલ્લો કેવું પદ નીકળ્યું હવે રસિકભાઈને બહુ વાલું હતું એ હે એટલે બે લાઈન આવડે જ કોઈને બિહારી બોલો ને એ એ પદના શબ્દો એક એક એટલા અદ્ભુત છે અદ્ભુત સોનું સોનું મળ્યા રાજડી મહાત્મા ઉભા રહો આ જે શબ્દો બોલે છે ને એવું તમને દેખાવું જોઈશે હા ઉગાડી કે દેખાતું ઉત્તમ છે નહીં તો બંધ કરી દેજો સોનું મળ્યા રાજડી સોનું હીરા જડી દરવાજા તો તિંગ દરવાજા તો તિંગ બંધ હતા બ્રહ્માંડના બંધ હતા બ્રહ્માંડ ગુપ્ત જ્ઞાન ગોપી અહીંયા છે તો ગુપ્ત હતું ગુપ્ત જ્ઞાન ગોપી એ દસ આંગળિયા આગળિયા મોટા અંતરિક્ષના દ્વારના હૃદયના અંતરિક્ષના દ્વારના અને લગ્ન કરાયું પરમ પુરુષ પ્રગટ્યો પરમ પુરુષ ચરણથમ વિલંબે છે કાળના ચરણ ખંભે છે એટલે આવા પરમ પુરુષ આવે નહીં અને માથાને સાદી હાડ જોડે સાદી શુદ્ધા ના કરાવી દે એ તો માથું સાદી સુધા થવા દેવું નથી કોઈનું <laughs> સાદી સુધા હાડ જોડે હે એ તો બધા ધર્મો સ્વીકારે છે દુનિયાના આજે બૌદ્ધિક વર્ગ પણ સ્વીકારે છે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ પણ સ્વીકારે છે અને બધી જ રીતે કે ભાઈ હાર્ટ ને હૃદય જેનું એક એવો કોઈથી લાવવો ક્યાંથી કોઈને નહીં સમજાયું ક્યાંથી લાવવો લે અસર શાની તે હા એવું થઈ જવું જોઈએ તને પેલો જુદો કેમ દેખાય છે તને હે એને જોતા ઘરમાં અરે ઘરને લીધે ઘર તો એના માટે તો છે જુદો ના દેખાય એવા અનુભવ થવા માટે હે મને બહુ કહો છો આપણને એવું જ ને હે પણ આખો સ્વાદ લેવા નથી દેતો ઘરના સંબંધો આપણને બધા આપણે પેલું હું આવી જાય છે નહીં કોઈ એને કોઈ કશું કંઈ આપણા આ બહેનો શું કંઈક ફટકી જાય છે એવું બોલે કોઈ અને ભાઈએ કોઈ વખત બોલી નાખ્યા ફટકી જાય મને આવું કહો તો મને મેં લોકો આ મજાનો શબ્દ ફટકી જાય ડૉક્ટર સાહેબ એવું બને અને કોઈને ફટ ફટકી જવાના પ્રકારો બહુ હોય નહીં જાત જાત કોઈને ખબર ના પડે એવાય હોય પાછા બહુ મજાની ચલો હવે આપણે આ બે સત્સંગના આવ્યા છે ને લઈએ બરાબર છે સત્સંગ કોને કહેવાય કે આપણે સત્સંગના સત્સંગની સભામાં જે પરમાર્થ હેતુ મૂળ સત્સંગ છે શું કહ્યું આખો આપણો સત્સંગ એક વ્યવહાર જ છે પણ એ વ્યવહારનો ઊંચા ઊંચો ભાગ છે ઉત્કૃષ્ટ ભાગ છે તેને પરમાર્થ મૂળ હેતુવાળો કહેવાય સમજાયું ને કારણ કે શરીર છે ત્યાં સુધી વ્યવહાર રહેવાનો જ છે અને સત્સંગ શરીર છે તો થશે આત્માઓ એકલા એકલાઓનો સત્સંગ નથી થતો એ તો ઉપર સિદ્ધ કરતી છે અરુણ ખરું કે નહીં હા એટલે શરીરની કિંમત આ રીતે છે ભગવાનની હાજરી છે શરીર જોડે એટલે છે હવે માન્યતાથી ભગવાનની હાજરી છે કે હકીકતથી એ બે જુદી વસ્તુ રહી પણ માન્યતાથી એ છે હકીકત છે માટે માન્યતાથી છે નહીં તો માન્યતા આવી કંઈથી ડૉક્ટર સાહેબ જન્મી કંઈથી હકીકતમાંથી ને હકીકતમાંથી સમજાયું ને જે સી પ્રોફેસર સાહેબ કઈ ગઈ તમારી આવી કઈ ગઈ ઓ તું છે હે બહુ વિજ્ઞાન બહુ સમજ છે બે બે પેલી બહેનપણીઓને હવે આ લઈએ આપણે અરવિંદ મહેતા તમારો છે દાદા ભગવાનના સીમ જે જેકાર હો આ દાદાએ કહ્યું કે અમારા પછી આ કામ શાના માટે કરવાનું છે કે આજે કોઈને હું થઈ ગયો એવું થોડાક જેટલું જેટલું હું છે ઝીણું હશે તો એ રહ્યું છે ને તો પણ એ એટલું કારગત નહીં નીવડે જેટલું એ દાદા ભગવાનનો સમર્પિત હશે એટલું નીકળશે બાકી ના હોય એ ભાગ એમાં રહે જ નહીં હંમેશા અને કોઈના નજરમાં એમાં આવા આગળ રહે જ નહીં એને ભેદ થોડોક રહ્યા કરશે થોડોક રહ્યા કરશે આપણે આપણી આંખો ચર્મચક્ષુ રિલેટિવ વ્યૂપોઈન્ટથી બધી કામ કરે બધા જોડે રહીએ પરંતુ આટલી મોટી સભા છે આપણે બધા છીએ એમાં આપણને રિલેટિવ પણ રિલેટિવ પોઈન્ટથી છે જ આખી પરંતુ એમાં મારી નિશ્ચય દ્રષ્ટિથી મારો નિશ્ચય એવો વ્યાપ્ત થઈ ગયો છે આખા રિલેટિવ પોઈન્ટના બધા પ્રકારોમાં એને અવસ્થાઓમાં કે એને હું સિવાય કશું દેખાય નહીં અને એક પૂતગલ કહ્યું એટલે આપણું જ પૂતગલ છે શરીરની બહાર તો નીકળી શકે એવું નથી પરંતુ એ રિયલ વ્યૂ પોઈન્ટની અવસ્થાઓ કરીને આપણે જ આપણે બહાર નીકળી અને બધામાં આપણે જે બીજું દેખાતું હતું બીજું કશું છે જ નહીં હું જ છું હમ અને આને જ અદભુત વિતરાક ભગવંતોએ એકત્વની ભાષા કહી શું કહ્યું આપણા બધા વ્યવહારમાં બધાને અનુભવ થયા કરે છે કે આપણને શરીરમાં કંઈક થાય ગમે તે થાય ત્યારે કે અરે મારું દુઃખ કોઈ લઈ રહે બહુ સારું મારું દુઃખ કંઈ કરે આ તો મારે સહજ નથી થતું લઈ લે કોક અને બધાનો અનુભવ છે કે કોઈનું દુઃખ કોઈ લઈ શકતું નથી કોક હશે કોઈ એવું અનુભવ નહીં હોય <laughs> બધાનો અનુભવ પાક્કો હા પાછો હે એટલે પછી એ શોધે છે તો કોઈ કોઈ લઈ ના શકે પરંતુ આ દુઃખ આવે છે તે ના આવે એવું શું હશે તો એટલે કે કંઈ એક એક તો હોવું જ જશે કે જે દુઃખ ના આવે એટલે લોકો શ્રીમદજીએ ગાયું કે કોઈની વ્યાધિ કોઈને પ્રત્યક્ષ થાય તો કોઈ કોઈની લઈ ન શકાય અને તેથી જે સુગ્નજન એટલે સમજદાર જે મુમુક્ષુ છે તીવ્ર મુમુક્ષતા છે જેનામાં પોતાને જ ખોળવાની પોતાને જ ખોજવાની એને એ સુગ્નજન એકત્વ શોધે પોતે એકત્વ શોધી રહ્યો છે અને આપણે બધા જનરલી અજ્ઞાનીઓ કહો ગમે તે કહો પણ મૂળ આ વાત છે એકત્વ શબ્દ બહુ મજાનો છે એટલે બાર ભાવનો મૂકી દીધો એને એ બાર ભાવનો એટલે મૂળ આત્માની ભાવનાઓ છે પોતા આત્મા સ્વરૂપ થઈ જવા માટેની પણ એ ભાવનાઓ છે અને એમાં ભાવ શબ્દ બહુ અગત્યનો છે શું કહ્યું ભાવ શબ્દ આત્માને જ લાગુ શકે પૂદગલને લાગુ ના પડી શકે શું કહ્યું કેવળ આત્માને જ લાગુ પડી શકે અને ત્યાં આગળ એ ભાવ સમજવો કેવી રીતે તો કે ઉપયોગના લક્ષણથી શું કહ્યું કયું ઉપયોગનું લક્ષણ તો કે જ્ઞાન દર્શન શું જ્ઞાન કઈ બોલતા આવડે નાણ એગો મે સાસો અપ્પા નાણ દર્શન સજ્જુ શેષા મે બાહિરા ભાવા સવે સંજોગ લખણા સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા તમમાં સંજોગ સંબંધમ સવમ તિવેરેન વોસી રે આ દાદા ભગવાન તમને મન વચન કયા નામ નામની મેં ભાવ કર્મ બધા પોટલા આપી દીધા જાઓ હવે હું હલકો થઈને જીવ્યા કરું કે છે કેમનો જીવીશ પણ તું તારું ભાર લઈને આવ્યું તેનું તો કે ભારથી હલકો થાય તેની રીત કઈ દાદા એ તો મને ખબર નથી તો કે લે આપી દઉં તને તે પાંચ આજ્ઞા આપી <laughs> પાંચ આજ્ઞા આપી હલકા થઈને જીવવાની વસંતભાઈ સાહેબ તમે મજા કરો છો તારું કઈ ગઈ <laughs> એટલે આપણે અરવિંદભાઈના લઈએ ચાલો વ્યવહાર જો શાસ્ત્રથી પ્રશ્નોનો વાંધો નથી પ્રશ્નો ગમે તે આવી શકે છે આપણે કોઈને આમ પ્રશ્ન તેમ કહી શકીએ નહીં ગમે તે પ્રશ્ન હોય તો આપણે આપણું એની રીતે સ્યાદવાદપણે તો હોવું જ જોઈએ તો પહેલું તમે કહો છો કે વ્યવહાર અને વ્યવહારની વચ્ચે શું ફરક છે વ્યવહારને વ્યવહારની વચ્ચે કોઈ ફરક નથી અને ફરક છે પણ વ્યવહાર તો એ બધું ચારિત્ર ગુણો થઈ ગયો સાહેબ એવું છે કે શુદ્ધાત્મા સિવાય બધું રહ્યું એ બધું ત્યાં ચારિત્રમોને લીધે છે બધું પરંતુ એ શુદ્ધાત્મા થઈ ગયા પછી નથી અને પછી વિતરાગ થઈ જાય છે વિતરાગ થવું શુદ્ધ એ વ્યવહાર નહીં કહેવાય ને હે એને વ્યવહાર નહીં કહેવાય ને વ્યવહાર નહીં નહીં પણ એને નિશ્ચય નહીં વાળો વ્યવહાર નહીં કહેવાય નિશ્ચય નહીં જ્ઞાન ગુણ પર્યાય નહીં એટલે દ્રષ્ટિ જોવાનો પ્રકાર એટલે નિશ્ચયની દ્રષ્ટિ નિશ્ચયથી જોવાનું પ્રભુ કોણ આવ્યું અરે ઉત્તમ શાહ અરે અમર બડે બળે આ પુરુષ આ ગયે બડે પુરુષ કો થોડાક તું તો તારે તો બેસવું પડશે તારે એટલે એને અહીંયા બેસાડ તું તું નીચે બેસતો આવતો નહીં પધારો સાહેબ આ ચાલો ત્યાં જાઓ તમે કેમ મોડા આવો છો આવું જરાક અરે પુષ્પા આવ ને બેન થોડું આમ ખસજો થોડા થોડા થોડું થોડું ખજો પેલું કેમેરા ના હલાવશો કેમેરા ઢાંકી ના દેશો <laughs> સાહેબ આવી ગયા સાહેબ તમારા દર્શન કરવા તો અમે બહુ જંખીએ છીએ સાહેબ પુષ્પાબેન કઈ એમને મુક્ત કરને થોડાક <laughs> હવે એમને મન હોય જેટલું બંધાઈ રહેવાનું એટલું બંધાઈ રહે બાકી મુક્ત જ છે પણ એ કે છે મુક્ત છું હા પણ <laughs> બે ભાઈઓ કેટલા અદભુત જીવન છે એમનું અને પપ્પાના સંસ્કાર ને બધું જ બધી રીતે એ તો કુદરતી બને છે આપણે બધા મહાત્માઓને બધા કુટુંબોમાં જે જે બધા આવ્યા છે દાદા પાસે અને આ જ્ઞાન મળ્યું છે જ્ઞાની પાસે એ બધાના અનુભવ તો છે જ તે સમજાય છે અમારી પાસે તમારું આખું કુટુંબ આવ્યું તમે સમજો છો ને પોતપોતાની રીતે બધું આવ્યું એ તો શું પણ મારી નજરમાં બધા સમયલા હોય પણ આપણે શું સમજીએ આંખોથી આ એક પૂતગલ જોતા શીખી ગયેલા હતા બહુ એટલે એ રીતે સમજીએ છીએ તો કે મને આનું કરે મારે પેલો મારો ભાઈ છે મારી બેન છે મારું આમ છે તેમ છે આવું બધું ચાલ્યા કરે એ તો વ્યવહાર તો છે જ ને કે જ્ઞાની નાના પાડી શકે એમાં એને બધો વ્યવહાર નહીં નિશ્ચય દ્રષ્ટિ સાથેનો કયો મહાત્મા માટે નહીં તો એ મહાત્મા પદ થોડુંક ઊણું રહે જરાક હવે સમજી ગયો જવું આગળ આગળ બે નંબર જ્ઞાન અને જ્ઞાનીઓની તીવ્ર આરાધના અને અશાતાનું ફળ નિગોત છે નિગોટ શબ્દ આવી રીતે વાપરવા જેવો નથી નિગોટ શબ્દ એ ખરી રીતે બહુ સાદી ભાષામાં સમજવું હોય તો દાદા ભગવાને આપણને સમજાવ્યું છે કે એ અવ્યવહાર રાશિવાળા જીવો છે શું કહ્યું બોલ અવ્યવહાર અવ્યવહાર રાશિવાળા જીવો છે એટલે કે એ જેનું નામ પણ ના પડી શકે એવા વ્યવહાર રાશિમાં હજુ આવ્યા જ નથી એ પ્રવેશ પામ્યા જ નથી અને એ કારક્રમે સમસરણના કારમાં સંસારના સમસરણના કારમાં એ ગપ્પાથી નથી આવતા પરંતુ પરંતુ બરોબર બરોબર વ્યવસ્થિતની ગણતરીથી જ આવે છે વ્યવસ્થિતની ગણતરી જ આવે છે આપણે એમ ના કહી શકીએ કે વ્યવહાર દ્રષ્ટિવાળા જ દ્રષ્ટિવાળા જ વ્યવસ્થિતને આધીન છે વ્યવસ્થિતને આધીન પણ છે પણ એ વાત સામાન્ય વ્યવહારમાં કોઈ સમજી નહીં શકે એટલે વાત કળાય નહીં બહુ સમજજો આ વિતરાગોની વાત છે છેલ્લી વિતરાગોને દશના દેશનાની વાત છે આ છેલ્લામાં છેલ્લી એટલે આવી વાતો શાસ્ત્રોમાં ના આવે અને બહાર આપણે બહુ ચર્ચાએ ના કરાય સમજવાની અમુક અમુક પ્રશ્નો એવા છે કે તમારે પદ્ધતિને તમારે જ્યાં સમજવાનું જ્યારે આગળનું સમજવું હોય તો અહીં આવીને એકલા પૂછીને જ સમજી લેવું જોઈએ સાહેબ ખરું કે નહીં આવું કરવું જોઈએ નહીં તો આ જ્ઞાનને હંમેશા આત્મા સુંદર છે કે પૂતગલ સુંદર છે તું મને કહે છે સુંદર તને સુંદરતા ગમે કે ના ગમે ગમે આંખોને ગમે એવી ને એ તો કોઈ નહીં ગમે આપણે કલાપી સાહેબે કેવું સરસ ગયું છે હે સુંદરતા જોવાની ચીજ છે એટલે સમજો કે નહીં હા એ તો આ વિરા નિગોદની વાત છે ને બહુ કાઢવા જેવી નહીં સાચી વાત ખોટી વાત કહેવાય આત્મા સાચો હોય તો બધી વાતો સાચી નહીં તો કોઈ વાત સાચી હોઈ શકે જ નહીં શબ્દ જેનો પડ્યો ના શબ્દ એ બધી સાચી પણ નિગોદને શબ્દ નથી એ તકલીફ છે મોટી એ છે પણ એટલી નિમ્ન કક્ષાએ છે કે કોઈ સામાન્ય વ્યવહારમાં કોઈ ના સમજી શકશે કોઈ ના સમજી શકે મારી વાત સમજાય સાહેબ એટલી બધી નિમ્ન કક્ષાએ છે ખ્યાલ આવ્યો એટલે આવી વાતો ન કરીએ આપણે સમજવું સમજી શકાય એટલે વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિ બે રીતે હમ એટલે જે ત્રસ નાડી કહી શું કહ્યું અહીંયાથી તે નીચે સુધી બ્રહ્માંડમાં આખી આ પુરુષમાં પુરુષ આકારે આજે આ બ્રહ્માંડનો આકાર છે શું કહ્યું બોલ બ્રહ્માંડનો આકાર છે પુરુષ આકારે બ્રહ્માંડનો આકાર છે અહીંથી અહીં સુધીનો તો અહીંયા સેન્ટરમાંથી આખી ત્રસ નાડી જાય છે સેન્ટરમાંથી સમચતુસ્ર આખી નાડી એમાં જ જીવો છે બીજા કોઈ નથી એ એને વ્યવહાર રાશિ કહેવાય છે અને બાકી અવ્યવહાર રાશિ ઘણી વિશાળ છે એનું તો વિચાર પણ નહીં કે સમજી જ ના શકો એ ગણિત બહુ ઝીણું છે અને મનુષ્યો માટે નથી એ કોઈના માટે નથી આ ગણધર દેવોએ પ્રશ્નો કરીને ઘણું પૂછ્યું શું કહ્યું ગણધર દેવો ઘણું પૂછ્યું ઉત્તરાયણ સૂત્ર અને પછી એમાંથી ભગવતી સૂત્ર એક પાઠ નીકળ્યો આખો આટલો જાડું સૂત્ર બોલો શું શું નથી પૂછ્યું એમને એટલે વ્યવહાર રાશિનાને બધા પૂછ્યું એમને તો અમે નિગોદમાંય થોડું પૂછી લીધેલું છે પણ એ ક્યાં સમજવા જશો માથાફોડી ક્યાં કરશો જરૂર નથી પુષ્પાબેન સમજી એ જરૂર નથી ઓકે જોવું આગળ ત્રીજું જ્ઞાની પણ કોઈ કર્મ કરતા નથી અને અજ્ઞાની પણ કોઈ કામ કરતો નથી તો કર્મ પ્રકૃતિના ગુણો કુદરતથી થાય છે ના કર્મ વિભાવ સ્વભાવથી થાય છે શું કહ્યું વિભાવ સ્વભાવથી પૂદગલનો સ્વભાવ સ્વભાવ જ છે એ કુદરતી છે અને કાયમનો છે પરંતુ એ જ પૂદગલ એના ખોવાઈ ગયેલા અને ભ્રાંતિગત માન્યતાના પ્રકારથી એ વિભાવ સ્વરૂપે કામ કરે છે માન્યતાનો પ્રકાર વિભાવ સ્વરૂપે કામ કરી રહ્યો છે એને એ કર્મ બાંધે છે આત્મા કર્મ નથી બાંધતો પણ આત્માની હાજરી વગર કર્મ બંધાય નહીં પાછું હ કર્મણ્ય અધિકાર હસ્તે એટલે આપણે જરાક આપણે એક અક્રમ વિજ્ઞાનનો શ્લોક બનાવ્યો અકર્મણ્ય અધિકાર <laughs> <laughs> આપણને ફાવતું કરી લેવાનું ભગવાનની વાત તો એક જ હોય છે એ ભગવાન એ જ સમજાવવા માગે છે કર્મને વાદી વાતો કે એ જ કહેવા માગે તું કશું કરી શકવું નથી આ કરે છે કોણ તે હું જાણું છું કે છે એટલે ભગવાને તેવું કહેવું જ પડે માણસ ના બોલી શકે માણસ ના બોલી શકે ગીતા હે સમજી ગયા ભાઈ આમાં આગળ જઈએ ચોથું જીવ જીવાત્મા જીવનમાં અને પરમાત્મા પરમ શુદ્ધ નિશ્ચય નહીં છે તો એક ही है કે અલગ है જીવ જીવાત્મા અને પરમાત્મા જીવ એ આત્માને માટે જ શબ્દ વપરાયેલો છે સમજાયું ને પરંતુ વેદાંતની ભાષામાં સાંખ્યની ભાષામાં અને શૈવ ભાષામાં એ જીવાત્મા તરીકે છે સમજાયું જીવાત્મા અને સંશય આત્મા બધું જાત જાતના શબ્દો લખે છે બધા જાત જાતના એટલે જીવાત્મા એટલે જે આત્મા માટે જીવ શબ્દ વપરાયો છે તે આ જન્મ મરણના ચક્રવાના જીવવા સ્વરૂપે જે સમજાઈને જીવાતો જાય છે એ જીવાત્મા કહેવાય એટલે એને વ્યવહાર આત્મા દાદા ભગવાને બહુ સારો ફોડ પાડ્યો અને પ્રતિષ્ઠિત આત્મા તરીકે ફોડ પાડ્યો શું કહ્યું એ તને સમજાયું એટલે પોતે જ પોતાની પ્રતિષ્ઠા કરતો જાય છે અને પોતે જ પોતાના પ્રતિષ્ઠાથી જીવતો જતો જાય છે જીવ નથી કરતો પૂતગલ કરે છે પૂતગલ જીવમાં તો શક્તિ જ નથી કશું કરવાની તમે કયા જીવને સમજો છો નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું એ જીવ જીવ છે તો આત્મા છે ને ના પણ નિશ્ચય દ્રષ્ટિ વાળો નિશ્ચય દ્રષ્ટિ વાત કહું જીવ માટે નહીં તો વ્યવહાર દ્રષ્ટિ આવી કઈથી કે વ્યવહાર દ્રષ્ટિ આવી કંઈથી હવે સમજો ને આવી કંઈથી બોલ એટલે જીવાતમાં હતો હવે એ નિકાલ આત્મા થઈ ગયો શું થઈ ગયું કારણ કે એનું ઓળખાણ પડ્યું કે આ જીવાત્મા જો બોલ ને આ તો ફાઇલ છે આ તો કઈ આ તો આ બદલ લફરામ પડવાનું દાદાએ કેટલું સહેલું કરી નાખ્યું આખું શાસ્ત્ર સમાઈ દીધું એક જ શબ્દમાં હે મહાત્મા આ ફાઇલ શબ્દ બહુ બહુ એને ગોખી ગોખીને તૈયાર કર હે મારા સિવાય બધું ફાઇલ શું કહ્યું મારા સિવાય બધું ફાઇલ તું કે સાચું છે ખોટું સાચું છે કેવી રીતે કહું છું બોલ બોલ મારા સિવાય બધું ફાઇલ મારા સિવાય બધું ફાઇલ તો તારા સિવાય શું બધું છે બધું આ બધા બધા છે તે ના તો જે આખું ચારિત્ર છે બધું પણ આ કોટ તો નહીં તારો તું શું તને ચીટકેલું છે શું કહ્યું ચીટકેલું છે ચીટકેલું એને એને સારું એને બસ ચીટકવાની શક્તિ છે આપણે ચીટક્યા હતા તે આપણે ચીટકેલા આપણે આપણી સામે ના આવીએ તો એ ચીટકેલો ભાગ નીકળે કેવી રીતે મને સમજણ પાઠ હે ગુનેગાર ગુનેગારની સામે આવે નહીં તો એનો ગુનો કેમ કરીને ગુનાથી છૂટો થાય બહુ મુશ્કેલ છે સમજવું જ પડશે આપણે છૂટકો જ નથી કોઈનો માહિર ભગવાન અમથા વીર પ્રભુ થયા છે અમથા તે જે હવે અવતારે એમને જ્ઞાનનું બીજ પડ્યું અને ત્યાર પછી સમજી લીધું કેટલા અવતારો સત્યાયુભવ તો શાસ્ત્ર વર્ણન કરે છે એ તો મોટા મોટા મુખ્ય એને વચમત કેટલાય આવ્યા અનંત ના એવું બધું બોલીએ નહીં આપણે સમજ્યા ઘર વાત ના કરીએ અનંત બનંતની આ મોટા પુરુષોની બહુ વાતો ન કરાય અરવિંદ બહુ બહુ સંભાળીને ચાલવું જોઈએ ત્યાં એ ભૂમિ એવી છે એની પર જે ચાલી શકે જ ચાલી શકે બાકી તો તકલીફ છે હમ, એના કરતાં મૌન દઈને આપણે આજ્ઞા જીવી જવું બસ પતી ગયું સીધી વાત હે मैं हूँ और मेरी मैं हूँ और मेरी मैं संभाल लेता हूँ बस શું કહ્યું બોલ मैं हूँ और मैं मेरी संभाल लेता हूँ હા બોલ બોલ ફરતી मैं हूँ और मैं मेरी संभाल लेता हूँ ठीक है कि नहीं तेरे लिए ठीक है कि नहीं ठीक है બસ તો કોણ જ્ઞાન વગર તો કશું છે જ નહીં ને જ્ઞાન શબ્દ બહુ મજાનો છે પણ વિજ્ઞાન છે હવે વિજ્ઞાન એટલે આપણે વિજ્ઞાની તરીકે આપણે આપણી સામે આવ્યા છીએ કેવા વિજ્ઞાની એટલે સાયન્ટિસ્ટ વિજ્ઞાન કરનારો કર્યા વગર વિજ્ઞાનની ક્રિયા વિજ્ઞાન વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક રીતે થઈ રહી છે મન વચન કાયાની પરંતુ એ મન વચનકાયાનું આખું આખા જીવનનું વિજ્ઞાનનો પ્રયોગ ચાલી રહેલો છે વૈજ્ઞાનિક એમાં હવે વિજ્ઞાની થયો છે સર કયો તો કે જોનારો જાણનારો એમાં ચૂકી ગયો હતો તે પ્રસ્થાપિત કરી આપ્યો એવા પરમ પુરુષે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ દાદા આપે જ્ઞાનની જ આપને સદા પ્રણામ પ્રણામ પ્રણામ પ્રણામ પ્રણામ સમજી ગયો ને એટલે મહાવીર ભગવાન ક્યાંય ગયા નથી આજે તું એમને બોલાવીને એમ જોડે વાત કરી શકું છું હું તો જૈન નથી જઈને તરશું પણ મારી જોડે બધા પ્રત્યક્ષ થઈ શકે છે બહુ સારી રીતે ઘણી સારી રીતે દાદા અને ઋષભદેવ દાદા ભગવાન પ્રત્યક્ષ થયા શું મહાત્માઓને ના થાય થઈ શકે <laughs> સમજાય કે પછી આપણે કલ્પના કરીએ દાદા શું કે છે ઋષભદેવ કે કેમ આયા આ આ બધું મોટા પુરુષો માટે બહુ ન કરો મોટા એટલે શું કે આ વિશ્વમાં એમનાથી કોઈ નાનું હોઈ શકે જ નહીં આખા વર્લ્ડમાં આખા વર્લ્ડમાં આપણે શરીરથી નાના મોટા સમજીએ છીએ રંગથી નાના મોટા સમજીએ છીએ કુળ ને સંસ્કારોના આ રીતે એવું નથી વાત એવી રીતે વાત નથી નાના એ ભગવાનની ભાષા છે ભગવદ્ ભાષા છે નાના મોટાની ત્યાં આગળ નાના મોટા પણ બધું સમજવાનું છે સમજાયું એને સંસ્કૃતમાં તો ગુરુ ને લઘુ બે શબ્દો મૂક્યા શું કહ્યું ગુરુ ને લઘુ એટલે ગુરુતા એ ગ્રંથિ છે અને લઘુતા એ ગ્રંથિ છે બેવને ગ્રંથિ કહી દીધી ગાંઠ શું કહ્યું ગાંઠ અને ઘંટા લાકડાનું ફર્નિચર સારું બને નહીં ફર્નિચર તો વિતરાગ એવું સરસ હોય ફર્સ્ટ ક્લાસ એને કશાની જરૂર ના પડે એવું સુંદર તૈયાર થઈ જાય એટલે અનુપમ મૂર્તિ ઘડે એવું કવિરાજે લખી નાખ્યું બિહારી બોલને બે લાઈન અનુપમ અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન અનુપમ દાદા ભગવાન અનુપમ મૂર્તિ ગળે દાદા ભગવાન અનુપમ મૂર્તિ ગળે દાદા ભગવાન કંચન ગભારામાં મૂર્તિ મંદિરના કંચન ગભારામાં અકરામાં સંતોની આ અકરમ સંતોનિયા પ્રેમને ટાકણે તેજ બળ હાથો તારે મંત્ર છીણીથી જ્ઞાન અનુપમ મૂ દાદા ભગવાન અનુપમ મૂર્તિ ગણે દાદા ભગવાન એટલે જીવ જીવાત્માનું થઈ ગયું ને તેને ખુલાસો આગળ છેલ્લું છે તારું ચાલ ગુરુ કૃપા એટલે શું તે કેવી રીતે આત્મા આત્મસાત થઈ શકે એટલે અનુભવ થઈ શકે હા ગુરુ કૃપા એટલે જે નાનામાં નાના વિશ્વમાં જેનાથી કોઈ નાનું જ ના હોય એવા મહાપુરુષની દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ આપણા પર પડવી ચર્મચક્ષુ એમના આપણા પર પડે એ દિવ્ય ચક્ષુ પડ્યા બરાબર છે અને સંત પુરુષ હોય તો પણ ગુરુકૃપા કહેવાય છે ત્યાંથી શરૂ થાય છે અને પછી આવે છે દરસલપણે સત્પુરુષમાં એટલે સત્કૃપા સદગુરુ એટલા માટે ગુરુ માટે સદગુરુ શબ્દ હતો સત બોલ સત સત તો બોલતા ફાવે નહીં કોઈને એટલે સદગુરુ થઈ ગયું સદગુરુ અને એમાંથી સદ ઉડી ગયો ધીમે ધીમે એમાંથી પછી ગુરુ થઈ ગયું સમજાયું ને બે રીતે હોય એટલે એ સ્ત્રી શું કે પુરુષ બંને માટે છે એટલે પછી આ વેદાંત માર્ગ અને સનાતન ધર્મમાં એ ગુરુણી તરીકે એટલે કે બધા સંન્યાસીઓ મોટા મોટા થઈ ગયા એ બધા જ ગુરુ અને ગુરુપત્ની સાથે હતા અને એમનો આશ્રમ હતો અને બધા સંસારીઓ એમની પાસે શીખવા આવતા બધી જાતના સાધુએ આવે તપસ કરે બધું જ કરે એ બધું હતું એટલે એને ગુરુકુળ કહેવાતા હતા શું કહ્યું એટલે આ બધું ગુરુ શબ્દ પર જ છે એનું બહુ મોટું રામાયણ હોય છે પરંતુ ગુરુકૃપા એટલે જેમને જેમની દ્રષ્ટિ કે એ દ્રષ્ટિમાં સારો લોક સમય ગયો હોય એવા પુરુષની દ્રષ્ટિ આપણા પર પડે એ કૃપા દ્રષ્ટિ કહેવાય છે એને દ્રષ્ટિ કૃપા કહેવાય છે એ જે ગુરુ આત્મા કે ઈશ્વર બધું એક શબ્દ મૂકી એ શું છે એવી દિવ્ય આંખોથી હોય છે એટલે એમની આંખો આ ચર્મચક્ષુ પણ એટલી બધી દિવ્યતાના પામી ગયેલા હોય છે કે એમનું પરમાત્મા પણ બહાર તો નીકળે નહીં કોઈ પરમાત્મા આત્મા પરમાત્મા સ્વરૂપ બહાર નથી નીકળતો પણ એમને આંખો મારફતે નીકળે છે એટલે એને દીક્ષા પણ એનાથી પણ દીક્ષા થઈ શકે છે ખાલી જુએ ને તો દ્રષ્ટિ દીક્ષા કહે છે એને શું કહે છે દ્રષ્ટિ દીક્ષા એ પહેલાં પહેલી ખરી દીક્ષા જે છે જ્યારે તીર્થંકરો હાજર હોય ત્યારે આ વસ્તુ હોય છે એ ગણધરોને જે આપે છે દ્રષ્ટિ દીક્ષા આપી દે છે ગૌતમ આવે છે ગૌતમ સ્વામી એમના દેશ દર્શનાના એમાં અને આવતાની સાથે જ કે છે આવો ગૌતમ કહીને તો બધાને એમ લાગે છે આશ્ચર્ય લાગે છે કે હું આ તો મળ્યા નથી મને ક્યાંથી મારું નામ જાણે આમ પછી શાસ્ત્રમાં આવી રીતે મુકાય સાથી મુકાય છે કે આપણા માટે એ શ્રદ્ધા જરા મજબૂત વગત બહુ સારી પકડ થાય એટલા માટે કે બધા શાસ્ત્રોમાં હોય પોતાની પકડ બરાબર રહે બધાને એના માટે હોય શાસ્ત્ર એટલે શાસ્ત્ર ખોટું નથી એ બહુ ડાયા પુરુષોના વચનો છે બધા ડાયા પુરુષો ડાપણવાળા પુરુષોના વચનો છે અને એમાં એ બધું ડાપણમાં ડાપણથી જ આવે બધું જ કોઈ પણ શાસ્ત્ર એવું ના હોય કે એમાં ગાળપણ હોય જોજો તમે વ્યવહારનું કોઈ પણ શાસ્ત્ર આખા દુનિયાનું જુઓ ભારતના પણ જુઓ તમે સમજાય છે ગુરુ કૃપાથી થાય હે ગુરુ કૃપાથી એકા દાદા ભગવાનનું શાસ્ત્ર જેવું છે કે એમાં મોવો શબ્દ આવે બાકી ના પોસરો એક જ શાસ્ત્ર અક્રમ શાસ્ત્ર છે ગજવતું શાસ્ત્ર છે બિહારી ખુશ છો તમે નહીં બહુ ખુશ પણ આપણે આવું બહુ સમજાવવા ના જવું કારણ કે વ્યવહાર બહુ મોટો છે ને આપણે એટલે વ્યવહારનું સન્માન રાખીને જ વાત કરવી બધી જ શું ગુરુ કૃપા આત્મસાત કરાવે એટલે છે ને ગુરુ કૃપા આત્મસાત કરવા એટલે કૃપા એટલે એવી ચીજ નથી એ કે વચમાં કામ કરે એમાં વચમાં આજ્ઞા શબ્દ એટલા માટે આવ્યો એ આજ્ઞા ધર્મ જીવન આજ્ઞા ધર્મથી હોય તે બધું એ કૃપા ગુરુ કૃપા અને આજ્ઞા કોનાથી આવે કે આપણાથી જરા મોટા હોય ઊંચા હોય જેની પર આપણે પ્રાપ્ત કરવા ત્યાંથી જ આવે બીજેથી ના આવે હવે સમજાયું એટલે ગુરુને આત્મા એક જ કહેવાય તો પછી ગુરુને આત્મા ઈશ્વર કહી શકાય આત્મસાત કરાવે ગુરુને એક ના આત્મા એક ના કહેવાય પરંતુ જે આત્મા વ્યવહારમાં લઘુત્તમ દશાને પામ્યો છે એને પરમ ગુરુ કહેવાય કહેવાય અને એમની નીચેની દશાઓમાં સદગુરુ કહેવાય સત્પુરુષ તરીકે અને એની નીચેની દશામાં ગુરુ કહેવાય છતાં સદગુરુ શબ્દ છે સત્પુરુષ માટે એટલે વ્યવહારમાં પણ એ શબ્દ તો રહેવાનો જ રહેવાનો જ મારા સદગુરુ દેવું એટલે જેના દિલમાં પોતા સંતપુરુષ માટે જેટલો ભાવ છે એવું સદગુરુ એવું કરી રહી શકે બધા આપણે જોઈએ છે બધા ઘણા દાખલાઓ જોઈએ છીએ સમજાય છે તારો પતિ ગયો હવે અમારા છે ટાઈમ દસ મિનિટ છે પાંચ મિનિટ એક્સટેન્શન ચાલશે શું કહે છે કોણ એક પૂતગળની દ્રષ્ટિ તમારું નામ ભૂલી ગયો અલકા અલકાબેન બહુ વખત જરા ગેપ પડી ગઈ અલકાબેન પૂતગલ જોવાની દ્રષ્ટિ એ રીતે ખુલ્લી થાય કે તમારા પપ્પાજી હતા પ્રિન્સિપાલ હતા ડીન હતા પાઠક સાહેબ લો કોલેજના ડીન હતા એ હું જ છું એવું અનુભવ થાય દીકરીને અને પપ્પાને બેવને એટલે દીકરીને અનુભવ થાય તો દીકરીને માટે અને પપ્પાને થાય પપ્પાને માટે એવું નહીં તારી મમ્મી તો હું જ મારી મમ્મી એવું લાગવું જોઈએ તને એવું લાગશે બુદ્ધિથી ના થાય બુદ્ધિ તો ટકે કેટલી બુદ્ધિ વિનાશી છે એ તો ના એ સમજણ સમજણથી ટકે સમજ સમજ સમજને બુદ્ધિમાં આકાશ જમીનનો ફેર છે એક છેડે સમજ હોય તો એની સામે બુદ્ધિ હોય અને બુદ્ધિ એટલી વિકાસ કરી શકે છે એમ કે છે એટલે એક સમજ એ જ્ઞાન છે અને બુદ્ધિ એ અજ્ઞાન છે એટલે જ્ઞાન બંનેના પાછા એક્સ્ટ્રીમ્સ હોય છે શું એ એક્સ્ટ્રીમમાં પછી આ સલાકા પુરુષ આવે એક્સ્ટ્રીમ વાળા એટલે વાસુદેવ અને પ્રતિ વાસુદેવ કયા સમજાયું ને અને સેન્ટરમાં સેન્ટરના બહુ સેન્ટરના વાલા હોય સેન્ટરની બંધનાવાળા ચક્રવર્તીઓ આવે પણ વ્યવહારમાં જોઈએ ને બધાનું વ્યવસ્થા રાખવા માટે ચક્રવર્તીઓ આવે પછી બધાને માટે છેલ્લામાં છેલ્લા આવે તીર્થંકર ભગવંતો ખોદે તો ખરા બધા ચાલો હવે આપણે કિરીટભાઈએ બે જે પૂછ્યા છે એ લઈએ કિરીટભાઈ સાહેબ બહુ અમને વિજ્ઞાન માટે બહુ સુંદર છે નમો વિતરાગાય પરમ પૂજ્ય દાદાજી કિરીટના જય સચ્ચિદાનંદ અને પ્રણામ અમે કિરીટભાઈએ જય સચ્ચિદાનંદ પ્રણામ કહ્યા ને એટલે તરત જ અમે એની અંદર બેસી જઈએ અને અમે જ એ કિરીટના જય સચ્ચિદાનંદ પ્રણામ કરી લઈએ સમજાયું કે નહીં કે તમે કરતું હું કાચો શું કામ પડું ભાઈ તમારે ધંધો કરવો છે મારે ધંધો નથી કરવો એમ ઉત્તમ જો ને યાર ના સમજ્યા સ્વાદ ચાખવાનો વસ્તુ જુદી છે તો એ લેતી દેતીનો ધંધો છે બધો પણ સ્વાદ જ નથી જોઈતો શું કરે અને છતાંય લેતી દેતી શરીરથી થતી દેખાય છે બધાને શું કરીએ ચાલો આગળ એક જ છે બેવનું જોઈ લઉં હું હું શુદ્ધાત્મા છે એમ બોલતી વખતે કેવી સમજણ અને અનુભૂતિ અંદર રહેવી ઘટે તેનો થોડો ખ્યાલ છે એ રીતે હું વિજ્ઞાન સ્વરૂપ એમ બોલતી વખતે કેવી રીતે સમજણ અનુભૂતિ અંદર રહેલી ઘટે તે ખબર નથી તો એ સમજાવવા કૃપા કરશો તો એમાં પહેલું લખ્યું છે એ તો બધા મહાત્માઓને રહ્યા જ કરે છે દરેકના વ્યવહારમાં બધા વ્યવહારો ગમે તે પ્રકારના બધા જુદા જુદા હોય દરેકને રહે છે આ પરંતુ બીજામાં હું વિજ્ઞાન સ્વરૂપ જે છે ને એ શું છે તો કે એને દુઃખ આવે કે સુખ આવે શું કહ્યું એમાં બધું દુઃખનો આખો વિસ્તાર આવી ગયો દુઃખ સુખનો વિસ્તાર આવી ગયો બધું જ આવી ગયું રાગવાળા પ્રસંગો આવે કે દ્વેષવાળા પ્રસંગો આવે એ ટેકનિકલને મુખ્ય શબ્દો છે બે દુઃખ ને સુખ તો પછી પછી એનું એ કર્યું આપણે સંસારને માટે પણ મૂળ રાગ અને દ્વેષ કહ્યું મૂળ રાગને દ્વેષ સમજાયું કે નહીં રાગને દ્વેષ એ પણ દાદાએ સમજાયું કે આ રાગ શું છે કે માયાના લોભ છે શું છે માયા શું છે તો કે મારાપણું છે એટલે જે જે એનું નથી એના આગળ એ થઈ ગયું કે થઈ જવાનું થયું એ બધું મારાપણું હવે એ અંદર મારાપણું ના થાય ત્યાં સુધી બહાર મારાપણું આવે નહીં પાછું એટલે બહાર જે આવે છે તે અંદરનું જ બહાર આવે છે બીજું કશું આવતું નથી એટલે કવિરાજે ગાયું અંદર ચાલે છે જે કિરિયા રૂકે બહાર વર્તી શું કહે છે ક્રિયા બહાર વર્તી રૂપકે કહ્યું હા એટલે રૂપકમાં આવેલી અને રૂપકમાં ક્યારે આવે કે અંદર નેગેટિવ સ્વરૂપે અંદર રૂપક રૂપકમાં આવી ગયેલું સૂક્ષ્મ સ્વરૂપે પછી સ્થૂળ રૂપકમાં આવે નહીં તો આવે નહીં અને આ જ અર્થમાં આપણે આપણને સમજાતા જ જઈએ તેમ હું વિજ્ઞાન સ્વરૂપ છું એ બોલવાની જરૂર નહીં રહે તે વખત તમારો અનુભવ થશે વિજ્ઞાન સ્વરૂપનો અને નથી માટે આંખો બંધ કરીને આવી જ રીતે આવી સમજણ ખુલ્લી થાય એટલા માટે હું વિજ્ઞાન સ્વરૂપ છું આમ બોલીએ બે કે બે કે ત્રણ જ વખત તે તમને વીજળીના ઝબકારા જેવું અંદર તે વખત તત સ્પષ્ટ નોખાપણું રહેશે જ્ઞાન સ્વરૂપ છું તે વખત આખું ચેતન તમારે શુદ્ધ સ્વરૂપે ખુલ્લું હશે વાત સમજાયું અને આ છેલ્લી વખતે દાદાએ પ્રયોગ સ્વરૂપે આપ્યું એમને એટી સેવનમાં છેલ્લા પ્રયોગ સ્વરૂપે જ્યારે ખિસ્સીભાઈ કહ્યું મનુભાઈ મહેતાના ત્યાં અને વાત થઈ બધી હોલ તો ભરેલો હતો એમનો જગ્યા હતી દીવાનખાનું અને દાદાએ કહ્યું એમ ચાલો જો અમે બોલાય તેમ બોલજો એટલે દાદાએ પોતે પોતાનો પગ ઊંચો કરીને આવી રીતે એટલે એમને બોલો બધા હું વિજ્ઞાન સ્વરૂપ છું બોલાયું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું ત્રણ વખત બોલાવ્યું એમને આવું જ્યારે એવા પ્રસંગો આવે ને ત્યારે તમે જ તમારું ચરણ અહીંયા મસ્તકે સ્પર્શ કરી અને બોલી જજો આમાં અર્થ શું થાય છે કે તમે આજ સુધી તમારા લઘુપણામાં તમને સ્વાદ નથી આવતો તે તમે જ તમારા અંગુષ્ઠાથી એ સ્વાદ લઈ લો આવે એ સ્વાદ લઘુપણાનો બધો કોન્સન્ટ્રેશન ક્યાં આવે છે આખું એનું સત્વ અહીંયા આ અંગૂઠામાં આવે છે જ્યારે પહેલી વખતે લઘુરાજ સ્વામી શ્રીમદજી આગળ આવ્યા હવે એ તો ઉંમરમાં દસ બાર કે એવા વર્ષે મોટા હતા દસ કે બાર કે ચૌદ કે અને એમનું ઠાણા હતા અને સ્થાનકવાસીમાંથી આવ્યા તો શ્રીમદજી જોયું કે અમે તો આ સંસારમાં છીએ અને આ આવે છે સમજીને કે જ્ઞાની પુરુષ છે સમજતી એમને ખબર પડી છે અને બહુ સાચા શોધક હતા બહુ સાચા દિલવાળા બહુ સાચા અને દશામાં ઊંચા એમના નીચે બધા છ સાત થાણા હતા છતાં પણ એટલી એમની સચ્ચાઈ દિલની તે જોઈ લીધો પછી એમને શરમ ના લાગી લોકલજ્જાની જરાય શરમ ના લાગી આટલા મોટા સાધુ પુરુષ છે અને એમના હાથે નીચે બધા છે અને છતાંય એ આ વ્યવહારમાં સંસારી ગ્રહસ્થને એ આવી રીતે કરી લે છે બોલો આજે એવા સિંહ છાતીવાળા મળવા બહુ મુશ્કેલ છે અમને મળ્યા એક ઉત્તમ શાહ કોણ મળ્યું ટ્રસ્ટ ટ્રસ્ટીઓની ટ્રસ્ટી મિટિંગમાં અને પર્યુષણ પર્વના સમયમાં રાઈટ ત્યારે મળ્યા સાહેબ બરોબર તો જોયું અમને અને મેં જોયું કે આચાર્યજી આવ્યા એમની સાથે ના આવ્યા સાધુ અને પેલી બાજુ સાધ્વીજી બેસી ગયા સાધ્વીજીમાં જે વડુલ હતા તે એમના સિસ્ટર હતા અને એમનો દીક્ષા પર્યાય મારો દીક્ષા પર્યાય કરતાં મોટો સાવું એમને બધા ઓળખાણ આપ્યું હે ઉમર કરતાં આવું કંઈક બોલ્યા હતા એ શિવમુનિનું દિલ જોવા જેવું હતું અને આજે પણ એ જ છે બોલો એ આજે ક્રમમાર્ગમાં આવ્યા છે આચાર્યની પાઠ ઉપર છે બધું જ છે જરૂર છતાં વ્યવહારમાં વ્યવહારની રીતે રહે ખરા પણ આપણે જઈએ છીએ ત્યારે આપણે એ રીતે જ રહેશે જોજો અને એમના વ્યવહારમાં બધા આવે છે પણ ખરા હમણાં જઈને આવે આપણે તમે જોયું હશે એક પેલા ઉંમરવાળા આવ્યા તો તરત જ એમને કેટલા વિનયથી એમને નજીકમાં બેસાડ્યા તમે જોયું તમે હતા કે નહીં મારી જોડે હે હતા કોઈ પણ અચ્છા બોલો આજે પણ એ જ છે અને એમને યુવાચાર્યને ઘોષિત કર્યા ઇન્દોરમાં ઇન્દોરની જે આખી બધા આખા ભારતના બધા ભેગા થયા સાતસો કે આઠસો કે જે કહેવાતા હશે ત્યાં બધા અને એમને યુવાચાર્ય ઘોષિત કર્યા એમની હાજરીમાં કે જેથી પાછળથી દ્વિધાઓ બધી ના રહે એમને એમના માટે એમને ઉચકાઈને આચાર્ય પદ અપાયેલું દિલ્હીમાં પછી પણ આજે સાધુ સમાજ મોટો થતો ગયો તેમ તેમ કંઈક વ્યૂ પોઈન્ટોમાં ફરક આવતો ગયો થોડોક બહુ થોડા થોડામાં અને વ્યૂ પોઈન્ટનો ફરક આવતા જ પછી વ્યૂ પોઈન્ટ એવા છે કે એમાં એની પાસે જેવી શક્તિ છે એ પ્રકારના વ્યૂ પોઈન્ટો હોય છે એવું અમને સુરેશભાઈ સાહેબે સમજાવ્યું મને દરેકના વ્યૂ પોઈન્ટને શક્તિ હોય છે ઉત્તમ શાહ પોતાની પોતાની શક્તિ સાથે જ ફરે છે ને બધા એ શક્તિ નીકળી જાય અંદરથી તારે દાદા ભગવાનનું વ્યૂ પોઈન્ટ બની જાય હવે સમજી પણ તું પૂછતી છે ને હા એટલે વિજ્ઞાન સ્વરૂપ હું વિજ્ઞાન સ્વરૂપ છું અને હું શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્મા સ્વરૂપ છું એ આપણો પુરુષાર્થી જીવન છે અને હું વિજ્ઞાન સ્વરૂપ છું એ આપણું પ્રમા પરાક્રમી જીવન છે એ પુરુષાર્થને પરાક્રમમાં આટલો ભેદ છે પરંતુ બંને એક જ સિક્કાની બે બાજુ છે બીજું કશું નથી એક જ સિક્કાની બે બાજુ છે આપ સમજ્યા ને અને વ્યવહાર દ્રષ્ટિથી હું કિરીટ છું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું આમ રહ્યા કરે વ્યવહારમાં જેટલા જેટલા ભાગમાં જ્યાં જ્યાં જેટલા વ્યવહારમાં રહ્યું બધું એટલા ભાગમાં ધર્મ ધ્યાન તમારું અકબંધ રહેશે અને વ્યવસ્થિત શક્તિ આ નિકાલ કરાવડાવે છે છતાં નિશ્ચય મારો છે કે હું નિકાલ કરું છું ત્યાગ પરાક્રમ રહેશે હવે નિકાલ કરતી વખતે ગમે તેવો પ્રસંગ આવે આપણને એની બાજુ ખેંચી જાય નેગેટિવલી સમજાયું ને છતાં પણ આપણે નેગેટિવલી ના ખેંચીએ ને આપણે પોઝિટિવલી રહીએ સમજાયું અને ગાંઠ પડે નહીં આંટી પડે નહીં સંબંધનો સંભાવ નિકાલ થાય એને કહ્યો સમજાયું એટલે પછી આપણે સારી ભાષા બધું લખી નાખીએ વાત બરાબર છે પણ એ વ્યવહાર આપણો આ કારનો વ્યવહાર છે કારની ભાષામાં બધું હોય મજા આવે અનુભવ મારી સમજાઈ ગઈ એટલે આમ તો સારું જ છે બધું પણ પછી એને એ રીતે લેવું પડે છે આપણે દરેકે કે આપણે પ્રેક્ટિસ પડી જાય પક્કી આજ્ઞાધર્મની આજ્ઞાધર્મથી આ બે દ્રષ્ટિથી કેવું જીવી જવાનું છે આપણે વ્યવસ્થિત શક્તિને સંપૂર્ણપણે અધીનપણે રહીને કેવું અધીનપણે એટલે એ આપણું આધીનતાવાળું જીવન ગયું એને એમાં ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો છે પુરુષાર્થ તો રહ્યો જ આપણો તો કરવાનો કયો તે એ કરતાપણું નથી પાછું ત્યાં આગળ પેલું અધીનપણું છે સાથેનું અધીનપણા સાથેનું પુરુષાર્થ ક્રિયા કરવાપણું પણ એ પુરુષાર્થ છે અને ત્યાં આગળ પરાક્રમ પણ આવે બહુ ઝીણું ઝીણું છે આખો વિજ્ઞાન છે એટલે કે આપણો વ્યવહાર દ્રષ્ટિનો આખો વ્યવહાર રહ્યો ને બધો જ્યારથી જ્ઞાન મળ્યું છે ત્યાર પછીનો બધો પ્રગતિ થઈને ને આટલા વર્ષોની બધું જ એ બધો જ વ્યવહાર આખો એમાં વિજ્ઞાન રહેલું છે એ વિજ્ઞાન દ્રષ્ટિએ કરીને આપણને સમજાય હું શુદ્ધાત્મા છું ના પૂતગલ છે નામ છે તેમ છે બધું એટલે જેમ જેમ આપણા વ્યવહારમાંથી પસાર થઈ એને અનુભવ થયા ત્યારે સ્વાદ પડતા પક્કા થતા જતા જાય સમજાયું ને અને પ્રેક્ટિસ બહુ સરખી રીતે પડે એના માટે આવું બધું આધાર લેવા પડે છે આપણે આધાર અને હું વિજ્ઞાન સ્વરૂપ છીએ નિરાલંબ અનુભવ છે શું કહ્યું એને અવલંબનની જરૂર નથી અને હું શુદ્ધાત્મા છું એ અવલંબિત આજ્ઞા છે અને આજ્ઞા એ અવલંબિત વ્યવહાર છે પણ છેલ્લા પ્રકારનો વ્યવહાર છે છેલ્લા પ્રકારનો વ્યવહાર છે એ વિતરાગોનો વ્યવહાર જેવો શરૂ થાય છે તેઓ એ એ આખો વિતરાગોનો વ્યવહાર છે આજ્ઞાધર્મનો આપ સમજ્યા બહુ થઈ ગયું ચાલો શું થયું કોને તો તમે પૂછ્યું છે કેટલું એક જ છે એક જ એક છે લઈ લો લઈ લો ચાલો જરા લઈ લઈએ ભાઈ જલ્દી લઈ લઈએ આ એમને દિવ્ય દેશના દાદા ભગવાનની જે આપણે પ્રાપ્ત થઈ છે એમાં એટલું બધું આપણને વ્યવહારની વિવિધતા સ્વરૂપે આપણે અનુભવ પ્રમાણ મળે છે બધું જ બહુ જ ગજબનું મળે છે એમાં આપતા સૂત્ર નીકળ્યું તો પહેલું વખત થયું ને જ્યારે બધું ખેતસીભાઈને ચોપડી જોવામાં આવીને આ બધા આપતા પુત્રોથી તૈયાર થયેલું બધું ચોપડીઓ નોંધ કરતા હતા હું જોયું દાદા એ તે સત્સંગ એપાર્ટમેન્ટમાં આવેલા જોયું આવું આવું અમારે નીકળે છે બધું તે ખુશ થઈ ગયા હો બહુ સારું છે આ તો તે દાદા તો આપણે એને પુસ્તક રૂપે કરીએ હા કરો બધા વાંધો બધા ફાયદો કરશે કે કરો પોતા માટે પોતું નથી એવું તો છે જ નહીં એમને બોલો એવી રીતે આપતો સૂચન કરેલું પહેલી વહેલું એ ખીસીભાઈ સાહેબ નિમિત્ત બન્યા અને આપતા પુત્રો તો એવા છે ને બહુ પાક્કા હા આપણા હાથમાં આવે એવા નથી એ કંઈ નિમિત્ત બની છૂટે અને કોઈને ખબર ના પડવા દે પાછા આ બિહારી બહુ પાક્કા ના એ તો છે એટલે જ દાદાએ કહ્યું ને એમના માટે બહુ રુજુ હૃદયવાળા છે રુજુ વાળા એના ગમે તે એના વખાણ કરવા જાઓ તો એમ એ સંકોડાય સંકળાય સંકોચાય નહીં તો વખાણનો અવાજ આવે તો ફુગ્ગો ફૂલ્યા વગર રે ખરો ફુગ્ગો તે બધી મેં વાલવારું બધું હવા આવે તો ફૂલી જ જાય એ તો સમજાયું એટલે ચલો આવું પછી આપણે અમુક કોને કોને આનંદજી આ અને નિમેશાનંદજી બધા બે ત્રણ જયેશ જયસિંહ પટેલ કેવા અંદર આવ્યું ને એટલે પછી બીજા વધારાના સૂત્રો આવા નીકળ્યા તે પહેલું દિવ્ય દેશના સ્વરૂપે પહેલો એક ભાગ આવો જ નીકળ્યો હતો બધાને ખબર હશે તમારી પાસે આવી ગયો હશે આવો આજે બીજો ભાગ આ થયો છે તૈયાર તો બીજો વખત તૈયાર થયો છે એ હજુ બધાને અપાયો નથી નહીં એટલે કુટુંબ દીઠ બધાને અપાયેલો છે અને વ્યક્તિ દીઠ રાખી શકે છે આ બધા વ્યક્તિ દીઠ હમણાં ફેમિલી પછી આવશે ધીમે ધીમે પછી વધારે બનાવવું પડે ને પછી એ આવશે બીજા પ્રસંગોમાં આવશે પરંતુ આ છે એમાંથી પૂછ્યું છે એમને એકસો ને હા બાસઠ ત્રેસઠ એટલે છેલ્લે વચમાં પાનનો નંબર લખ્યો છે એટલે સૂત્ર નંબર આવી જાય તો બાસઠમાં છે કારણની તીવ્રતા કરવાની છે શું કહે છે કાર્ય તો ફળ છે ફળની તીવ્રતા કરીને લોક કારણમાં કાચા પડી જાય છે આ મૂળ કારણના કારણનું વિજ્ઞાનની વાત છે કોની મૂળ કારણના કારણ અને તેનું કારણ પાછું તેનું કારણ છેલ્લું વિતરાક કારણ છે એ વિતરાગતા જીવનનું કારણ છે એ વાત છે એમાં બહુ ગંભીર વાત છે સમજાયું ને પણ આપણા નીચેના લેવલે આપણે આજ્ઞાધર્મના પુરુષાર્થમાં છીએ એ એ સ્તર પર સમજાયું છે એ સૂત્ર છે આખું અને આપણે એની જ જરૂર છે ને પછી પેલું તો એનું પરિણામ છે પરિણામ માટે કોણ કે દાદા કે કોઈ દાડો મહેનત ના કરાય કારણ માટે મહેનત કરવાની હોય પરિણામ માટે ના આવવાનું છે એવું બોલવાનું નહીં <laughs> ના એ તો એનો ધર્મ છે એનો ધર્મ છે હા ધર્મ છે એને બોલવાનું કે ધર્મ હોવું જોઈએ ધર્મ સ્વરૂપે બોલવાની શી જરૂર સુરેશભાઈ એવું શું બોલીએ આપણે આજ્ઞા એ ધર્મ છે એનું ફળ આવે છે તો એટલે પરિણામ ફળ એટલે પરિણામ થઈ ગયું કારણની તીવ્રતા કરવાની છે એટલે હું અકર્તા સ્વરૂપ છું એ કારણની તીવ્રતા આપણે કરવાની છે એટલે અ કરતા પડદા આપણને એટલું ઝળકે અંદરથી એટલે એને એ કારણનું કાર્ય એટલું ઝળક્યું અને એ કારણનું કાર્ય એટલું ઝળક્યું એટલો અનુભવનો સ્વાદ આવ્યો એટલું એ કારણના કારણનું કાર્ય પણ આપણામાં એસ્ટાબ્લિશ થયું એટલે વિતરાગતા એસ્ટાબ્લિશ થઈ હે આ મારે હું ગોઠવીને શબ્દો નથી નીકળતા ઉત્તમ શાહ આ શરીર જીવી રહ્યું છે પણ મારાથી બોલાય નહીં મારા પોતા માટે ના બોલાય શું એ ઠીક ન કહેવાય વ્યવહારમાં કારણમાં એટલે આજ્ઞાધર્મમાં આજ્ઞાધર્મમાં આજ્ઞાધર્મના જીવનમાં હવે સમજાયું બરોબર છે હમ ચાલો આ આમ આમ પિકઅપ કરેલું હોય ને એટલે આવી રીતે હોય પણ એનો વિસ્તાર કરવો પડે પિકઅપ કર્યું છે સૂત્ર શબ્દ બહુ સુંદર છે પરંતુ આ સાયન્ટિસ્ટ કોઈ હોય ને તરત સમજી જાય આ કારણને કાર્ય બે લખ્યું ને તરત જ સમજી જાય કે કોઝ એન્ડ ઇફેક્ટ સમજ્યું કે નહીં એ વસ્તુ છે એટલે એ લેવલ પર આખા દુનિયાને કામમાં લાગે આ તો મારી અને મહાત્માઓને કામમાં માટે ધીમે ધીમે આવે એકદમ એટલે એમાં પાકી આપણે પાકા થતા જઈએ એના માટે પછી અને આપણી રીતે સમજવાનું પોતે પોતાની રીતે પછી તેસઠમું છે કોઝિસ અને ઇફેક્ટ બંને સાથે હોય એનું નામ સંસાર એ આગળનામાં આવ્યું એટલે આગળનું આ પાછું એનું કન્ટિન્યુએશન છે સમજા કે નહીં સંસાર અરવિંદ સમજ ગયા ને હા જા કારણ કાર્યનું રૂપાંતર કારણ કારણ કાર્યનું રૂપાંતર કારણ કાર્યનું રૂપ ભવટવીમાં રૂપાંતર પ્રણગલન આત્મા સાથે રહેતો નિરંતર આત્મા સાથે રહેતો નિરંતર તેજસ દેહે ચિંતામણ તેજસ દેહ ચિંતામણ થઈ ગયું એ તો એ તો આખું પદ ચાલો જય સચ્ચિદાનંદ જય નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો અરિયંતા નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણ નમો આય રિયાણમ નમો આય રિયા નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણ નમો લોય સવ સાવણમ નમો લોય સવ સાવણ એસો પંચન મુકારો એસો પંચન મુકારો સબ પાવપણાસણો સબ પાવપણાસણો મંગલાણમ ચ સવિસિમ મંગલાણમ ચ સવિસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાન જય સચ્ચિદાન જય સચ્ચિદાન જય ભગવાન હસીમ જય જયકારો દાદા ભગવાન असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના ભીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન જ્ઞાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો